એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અકાળા ગામમાં બેઠા બેઠા ફેનિલ અને આર્યનભાઈ વાર્તા સાંભળે છે આવો આવો આર્યનભાઈ ફેનિલ સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મંદ વિષ સાપની વાર્તા <laughs> વિષ એટલે ઝેર વરુણ નામના પર્વતની તળેટીમાં મંદવીશ નામનો એક કાળો સાપ રહેતો હતો એ થોડોક આળસુ હતો કામ કરવું ગમે નહીં ભાઈને ઓછામાં ઓછી મહેનતે તેણે ખોરાક કેમ મેળવવો એ અંગે વિચારવા માંડ્યું કે હું શું કરું ઓછામાં ઓછી મહેનત એવી કઈ કરું કે મને ખોરાક મળે એવો તો એ આળશું ઘણું બધું વિચાર્યા પછી એક દિવસ તે એક તળાવ પાસે જઈને પહોંચ્યો તળાવમાં ઘણા બધા દેડકા હતા ડ્રાઉ ડ્રાવ ડ્રાઉ ત્યાં જઈને તો આ મંદવી સાપ તો ઢીલું મોં કરી અને ચૂપચાપ તળાવના કિનારે બેસી ગયો પોતાની દાઢી પર પગ રાખીને મંદવી સાપને આમ નિરાશ અને હતાશ બેઠેલો જોઈને એક દેડકા એને પૂછ્યું ડ્રાઉ ડ્રાઉ મામાજી શું વાત છે આજે આપ આમ મોં લટકાવીને કેમ બેઠા છો શું આપને ખાવાની કોઈ ચિંતા નથી તમારે ખાવું નથી સાપે કહ્યું બેટા મારા ભાગ્ય ફૂટી ગયા છે હવે તો ખોરાકની કશી ચિંતા નથી રાત્રે હું ખોરાકની શોધમાં રખડતો હતો ત્યારે મેં એક દેડકાને દીઠો એને જેવો હું પકડવા જતો હતો કે એ તો વેદપાઠમાં મગ્ન બ્રાહ્મણોની વચ્ચે દોડી ગયો બ્રાહ્મણો પૂજા કરતા હતા ત્યાં મેં એને જોયો નહીં મેં પાણીમાં લટકી રહેલા એક બ્રાહ્મણના અંગૂઠાને એના જેવો સમજીને કાપી લીધો અંગૂઠો કપાઈ જવાથી એ મરણ પામ્યો અને પુત્રના મૃત્યુથી ખૂબ જ દુઃખી થયેલા એના પપ્પાએ એના પિતાએ મને શાપ આપ્યો કે તે કોઈ પણ જાતના અપરાધ વગર મારા દીકરાનું મોત નિપજાયું છે તેથી આજથી તું દેડકાઓનું વાહન થજે દેડકાઓનું વાહન દેડકાઓ તને જે ખાવાનું આપે તે ખાઈને તું જીવજે તેથી હું આજે તમારું વાહન થઈને અહીં આવ્યું છું દેડકા ભાઈઓ આજથી હું તમારું વાહન લો બોલો આવો હતો આ સાપ અને પછી તો ભાઈ જો જોતામાં આ સાપના સાપની વાત તળાવના બધા દેડકાઓમાં ફેલાઈ ગઈ હો કે આવો એક સાપ આવ્યો છે આપણું વાહન થવાનો છે આપણને કશું નહીં કરે આપણે એનાથી ડરવાની જરૂર નથી એવી વાત તળાવના બધા દેડકાઓની માં અંદર અંદર ફેલાઈ ગઈ બધાએ ખુશ થઈને આ વાત એમના રાજા દેડકાઓના રાજા જલપાદને કહી હો કે રાજાજી રાજાજી આવો એક સાપ આવ્યો છે રાજાએ તો આ વિચિત્ર સમાચાર સાંભળીને પોતાના મંત્રીઓને બોલાવ્યા અને એમની સાથે પાણીમાંથી બહાર નીકળીને કૂદીને પેલો મંદવી સાપ હતો ને એની ફેણ ઉપર ચડી ગયા બધા દેડકાઓ જેમને ઉપર બેસવાની જગા ના મળી એ બધા પાછળ પાછળ દોડવા લાગ્યા સાપની પાછળ પાછળ અને રાજા જલપાદને દેડકાના સુવાળા સુવાળા સ્પર્શથી આનંદ મળવા લાગ્યો કે ઓહો કેવી પોચી પોચી ગાદી છે આના ઉપર તો બેસવાની ભારે મજા પડે છે બીજા દિવસે આ મંદવીર સાપ હતો ને એ બહુ ચાલાક હતો બીજા દિવસે તો જાણી જોઈને ધીમે ધીમે ધીમે ચાલવા લાગ્યો એની ધીમી ગતિએ ચાલતો જોઈને રાજા જલપાદે પૂછ્યું દેડકાઓના રાજાએ પૂછ્યું ભાઈ મંદવીશ આજે તમે રોજની જેમ સારી રીતે કેમ ચાલતા નથી આમ ધીમે ધીમે કેમ ચાલો છો મંદવીશ સાપે કહ્યું આજે મેં કશું ખાધું નથી મહારાજ તેથી મારામાં ચાલવાની શક્તિ રહી નથી એની આ વાત સાંભળીને દેડકાઓના રાજાએ કહ્યું ભાઈ જો એમ જ હોય તો આ નાના નાના દેડકામાંથી કેટલાકને તમે ખાઈ શકો છો આ તમારી પાછળ પાછળ આવે જુઓ ને આ સાંભળીને મંદવીર સાપ તો ખૂબ ખુશ થયો ચાલાક હતો ને એટલે એણે કહ્યું અરે વાહ દેવ આપે ઠીક કહ્યું છે ઠીક કહ્યું છે પેલા બ્રાહ્મણે મને આવો જ સાપ આપ્યો છે તમારી આ ઉદારતા માટે હું તમારો આભાર માનું છું પછી તો ભાઈ મંદવીશ સાપ રોજ દેડકાઓને ખાઈ ખાઈને બળવાન બની ગયો બોલો અને આનંદથી મનમાં ને મનમાં બબડો આ દેડકાઓને છળ કપટ કરીને મેં મારા વશમાં કરી લીધા છે લુચ્ચાઈ કરીને એ બધા કેટલા દિવસ મને ખોરાક પૂરો પાડશે ને હું મોજ મોજા કરીશ મંદવી સાપની આવી કપટ ભરેલી વાતોમાં ફસાયેલો દેડકાઓનો રાજા કશું સમજતો નહોતો એ દરમિયાન એ તળાવમાં એક બહુ મોટો બીજો સાપ આવી ચડ્યો એણે મંદવીસને આમ દેડકાને ઊંચકીને ચાલતો જોઈને પૂછ્યું અરે ભાઈબંધ જે આપણો ખોરાક છે એને ઊંચકી ઊંચકીને કેમ ફરે છે એને ઊંચકીને ફરાય કે એને ખવાય એ સાપની આ વાત સાંભળીને મંદવીસ તો હસી પડ્યો ને બોલ્યો અરે ભાઈ એ બધા મારા જ ખોરાક છે હું એમને રોજ રોજ ખાઉં છું એ લોકો બધા મને સામેથી આવે છે અને એક પછી એક રોજ એમને ખાવ એમને બુદ્ધિ નથી એટલે મારા પર સવારી કરવા આવે છે ને પછી હું એમાંના એક એકને ખાઉં છું તો ભાઈ આવો હતો આ મંદવી સાપ લુચ્ચાઈ કરી કરીને દેડકાઓને ખાઈ જતો હતો પણ દેડકાઓમાં કોઈ બુદ્ધિ જ નહોતી આમ કાંઈ સાપ પાસે દોડી જવાતું હશે એ તો ખાઈ જ જાય ને તો ભાઈ ફેનિલ આર્યનભાઈ આવી હતી આ મંદ વિશાપની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા આવજો